ભગવદ્ ગીતા અધ્યાય એક અર્જુન વિષાદ યોગ શ્લોક એક ધૃતરાષ્ટ્ર બોલ્યા હે સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી એકત્ર થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું શ્લોક બે સંજય બોલ્યા હે રાજન પાંડવોની સેનાને જોઈને રાજા દુર્યોધન દ્રોણાચાર્યની પાસે જઈને બોલ્યા શ્લોક ત્રણ હે આચાર્ય આપના શિષ્ય દ્રુપદ પુત્ર દૃષ્ટદ્યુમ્ન દ્વારા ગોઠવાયેલી પાંડવોની આ વિશાળ સેનાને જુઓ શ્લોક ચાર અને પાંચ એમાં ભીમ અને અર્જુનના સમાન યુધાન રાજા વિરાટ મહારાજા દ્રુપદ દૃષ્ટકેતુ ચેકિતાન કાશીરાજ પુરુજીત કુંતીભોજ તથા નરશ્રેષ્ઠ સૈભ્ય જેવા કેટલાય પરાક્રમી સુરવીર યોદ્ધાઓ છે શ્લોક છ પાંડવોની સેનામાં વિક્રાંત યુધામન્યુ વીર્યવાન ઔજા સુભદ્રા પુત્ર અભિમન્યુ તથા દ્રૌપદીના પુત્રોએ બધા મહારથીઓનો સમાવેશ થાય છે શ્લોક સાત આઠ અને નવ હવે હે દ્વિજોત્તમ આપણી સેનાના યોદ્ધાઓ વિશે હું તમને કહું આપણી સેનામાં તમારા પુત્રો ઉપરાંત પિતામહ ભીષ્મ કર્ણ કૃપાચાર્ય અશ્વત્થામા વિકર્ણ અને સોમદત્ત જેવા મહાન યોદ્ધાઓ છે એમના સિવાય આપણી સેનામાં યુદ્ધ કળામાં નિપુણ હોય શસ્ત્રાસ્ત્ર વિદ્યામાં માહિર હોય એવા અનેક યોદ્ધાઓ છે જેઓ મારે માટે પોતાના જાનની બાજી લગાવવા તૈયાર છે શ્લોક દસ પિતામહ ભીષ્મ દ્વારા રક્ષાયેલ આપણી સેનાનું બળ અસીમ અને અખૂટ છે જ્યારે આપણી સાથેની તુલનામાં ભીમ દ્વારા રક્ષાયેલી પાંડવોની સેનાનું બળ સીમિત છે શ્લોક અગિયાર એથી સર્વ યોદ્ધાઓ પોતપોતાના નિયુક્ત કરેલ સ્થાન પર રહી સર્વ પ્રકારે આપણા સેનાપતિ એવા પિતામહ ભીષ્મની રક્ષા કરે છે શ્લોક બાર અને તેર તે સમયે વરિષ્ઠ કુરુ એવા પિતામહ ભીષ્મે જોરથી સિંહનાદ કર્યો અને શંખનાદ કર્યો જેથી દુર્યોધનના હૃદયમાં હર્ષની લાગણી થઈ તે પછી અનેક મહારથીઓએ પોતાના શંખ નગારા ઢોલ વગેરે વગાડ્યા શ્લોક ચૌદ એ બધાના સ્વરોથી વાતાવરણમાં ભયાનક નાદ થયો એ સમયે સફેદ ઘોડાઓથી શોભતા ભવ્ય રથમાં વિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડુપુત્ર અર્જુને પોતપોતાના શંખ વગાડ્યા શ્લોક પંદર ભગવાન કૃષ્ણે જન્ય શંખ વગાડ્યો અને અર્જુને દેવદત્ત શંખ વગાડ્યો ભીમે પોતાનો પૌડ્રક નામના શંખનો ધ્વનિ કર્યો શ્લોક સોળ કુંતીપુત્ર મહારાજા યુધિષ્ઠિરે પોતાના અનંત વિજય નામના શંખનો નકુલે સુઘોષ અને સહદેવે મણિપુષ્પક નામના શંખનો ધ્વનિ કર્યો શ્લોક સત્તર અને અઢાર ધનુર્ધર કાશીરાજ મહારથી શિખંડી દૃષ્ટદ્યુમ્ન વિરાટરાજ અજય એવા સાત્યકી મહારાજા દ્રુપદ અભિમન્યુ તથા દ્રૌપદીના અન્ય પુત્રોએ પોતપોતાના શંખોનો ધ્વનિ કર્યો શ્લોક ઓગણીસ શંખોના મહાધ્વનિથી આકાશ અને ધરા પર મોટો શોર થયો એ સાંભળીને ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયમાં જાણે હલચલ થઈ ગઈ શ્લોક વીસ અર્જુન કે જેના રથ પર ધજામાં હનુમાનજી બિરાજમાન હતા તેણે પોતાનું ગાંડીવ તૈયાર કરી ભગવાન ઋષિકેશને કહ્યું શ્લોક એકવીસ બાવીસ ત્રેવીસ હે કૃષ્ણ મારો રથ બંને સેનાઓની મધ્યમાં લઈ ચાલો જેથી હું બંને પક્ષના યોદ્ધાઓને સારી પેઠે જોઈ શકું મારે જોવું છે કે દુર્બુદ્ધિથી ભરેલા દુર્યોધનનો સાથ આપવા માટે યુદ્ધભૂમિમાં ક્યાં ક્યાં યોદ્ધાઓ ભેગા થયા છે અને કોની સાથે મારે યુદ્ધ કરવાનું છે શ્લોક ચોવીસ અને પચીસ સંજય કહે છે હે ભારત અર્જુનના વચનો સાંભળી ભગવાન ઋષિકેશે એમનો રથ બંને સેનાની મધ્યમાં લાવીને ઊભો રાખ્યો રથ જ્યારે પિતામહ ભીષ્મ આચાર્ય દ્રોણ તથા અન્ય પ્રમુખ યોદ્ધાઓની સામે આવીને ઊભો રહ્યો ત્યારે ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું અર્જુન વિપક્ષમાં યુદ્ધ માટે તૈયાર થયેલા યોદ્ધાઓને બરાબર જોઈ લે શ્લોક છવ્વીસ અર્જુને બંને સેનાઓનું નિરીક્ષણ કર્યું તો એમાં પોતાના પિતરાઈ ભાઈઓ પિતામહ આચાર્ય મામા પુત્ર પૌત્રો મિત્રો સ્નેહીજનો તથા હિતચિંતકોને ઉભેલા જોયા શ્લોક સત્યાવીસ એ બધાને જોઈને અર્જુનનું મન ઉદ્વિગ્ન થઈ ગયું વિષાદથી ભરેલા મનથી એણે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું શ્લોક અઠ્ઠાવીસ ઓગણત્રીસ અને ત્રીસ હે કૃષ્ણ યુદ્ધ ભૂમિમાં હું સગા સંબંધી અને હિતેચ્છુઓને લડવા માટે તત્પર ઉભેલા જોઈ રહ્યો છું તેમના સાથે યુદ્ધ કરવાની માત્ર કલ્પના કરતા જ મારા અંગ ઠંડા પડી રહ્યા છે મારું મોં સુકાઈ રહ્યું છે મારું શરીર અને અંગે અંગ કાપી રહ્યા છે મારા હાથમાંથી ગાંડીવ જાણે સરકી રહ્યું છે મારી ત્વચામાં દાહ થઈ રહ્યો હોય એવું લાગે છે મારું ચિત્ત ભમી રહ્યું હોય એવું મને લાગે છે અને મારાથી ઊભા પણ રહેવાતું નથી શ્લોક એકત્રીસ અને બત્રીસ હે કેશવ મને અમંગલ લક્ષણો દેખાઈ રહ્યા છે મારા સ્વજન અને હિતેચ્છુઓને મારવામાં મને કોઈ કલ્યાણનું કામ હોય એમ નથી લાગતું હે કૃષ્ણ મને ન તો યુદ્ધમાં વિજય મેળવવાની ઈચ્છા છે ન તો રાજગાદી મેળવવાની કે અન્ય સુખોની કામના છે શ્લોક તેત્રીસ ચોત્રીસ હે ગોવિંદ સ્વજનો અને હિતેચ્છુઓને મારીને મળનાર રાજ્ય અને ભોગોને ભોગવીને અમારે શું કરવું છે અરે તેમને હણ્યા પછી અમારા જીવનનો પણ શું અર્થ બાકી રહેશે જેને માટે આ વૈભવ રાજ અને ભોગની કામના અમે કરીએ છીએ તેઓ સ્વયં આ યુદ્ધભૂમિમાં પોતાના પ્રાણોનું બલિદાન આપવા ઉભેલા છે શ્લોક પાંત્રીસ આ બધાને ત્રિભુવનના રાજ્ય માટે પણ મારવાની કલ્પના હું કરી શકું એમ નથી તો ધરતીના ટુકડા માટે એમને શા માટે મારવા ભલે ને તેઓ અમને મારી નાખે શ્લોક છત્રીસ અને સાડત્રીસ ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવાથી અમને શું પ્રસન્નતા મળશે હે જનાર્દન સ્વજનોની હત્યા કરવાથી તો કેવળ પાપ જ મળશે એટલે એમને મારવા ઉચિત નથી એમને મારીને હું કેવી રીતે સુખી થઈશ શ્લોક આડત્રીસ હે માધવ એમની મતિ તો રાજ્યના લોભથી ભ્રષ્ટ થઈ ગઈ છે પોતાના કુળનો વિનાશ કરવામાં તથા મિત્રોનો દ્રોહ કરવામાં એમને કોઈ પણ પ્રકારનો ક્ષોભ થતો નથી શ્લોક ઓગણચાલીસ ચાલીસ પરંતુ હે જનાર્દન અમે અમારા કુળનો વિનાશ શા માટે થવા દઈએ એવું ઘોર પાતકનું કામ કરવામાં અમે શા માટે પ્રવૃત્ત થઈએ કુળનો વિનાશ થતાં કુળ ધર્મનો નાશ થાય છે અને કુળ ધર્મનો નાશ થતાં અધર્મ વ્યાપે છે શ્લોક એકતાલીસ અધર્મ વ્યાપવાથી કુળની સ્ત્રીઓમાં દોષ આવે છે હે વાસણે એવું થવાથી વર્ણ ધર્મ નષ્ટ થઈ જાય છે વર્ણ ધર્મનો નાશ થતાં વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય છે શ્લોક બેતાલીસ તેતાલીસ ચુવાલીસ અને પિસ્તાલીસ એવા સંતાનો એમના પિતૃઓનું શ્રાદ્ધ વગેરે કર્મ કરતા નથી એથી પિતૃઓની દુર્ગતિ થાય છે એમનો ઉદ્ધાર ન થવાથી તેઓ નરકમાં જાય છે કુલ ધર્મ અને વર્ણ ધર્મથી નષ્ટ થયેલ એવા મનુષ્યને અનિશ્ચિત સમય સુધી નરકમાં વાસ કરવો પડે છે એવું મેં સાંભળ્યું છે એથી હે કેશવ મને સમજાતું નથી કે અમે આવું પાપ કર્મ કરવા માટે શા માટે અહીં ઉપસ્થિત થયા છીએ રાજ્ય અને સુખ મેળવવા માટે અમારા જ સ્વજનોને હણવા માટે અમે કેમ વ્યાકુળ બન્યા છીએ શ્લોક છેતાલીસ મને લાગે છે કે યુદ્ધ કરવા કરતા તો બહેતર છે કે હું શસ્ત્રોનો ત્યાગ કરી દઉં ભલે ધૃતરાષ્ટ્રના પુત્રો મને નિશસ્ત્ર અવસ્થામાં યુદ્ધ ભૂમિમાં મારી નાખે શ્લોક સુડતાલીસ સંજય કહે છે એમ કહીને ઉદ્વિગ્ન મનથી ભરેલ અર્જુન પોતાના ગાંડીવનો પરિત્યાગ કરીને રથમાં પાછળ બેસી ગયો અર્જુન વિષાદ યોગ નામનો પ્રથમ અધ્યાય સમાપ્ત